એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જામ ખંભાળિયામાં બેઠા બેઠા સુનિલ વાર્તા સાંભળે છે આવો આવો સુનિલભાઈ આજે છે ને આજે હું તમને બધાને મજાની વાર્તા કહેવાનો છું અને વાર્તાનું નામ છે છોકરા અને દેડકા આ રતિલાલ નાયકની વાર્તા છે તમે આ વાર્તા બીજા છોકરાઓને કહેજો પાછા હો તો ધ્યાનથી સાંભળજો એક ગામ હતું ત્યાં પાદરમાં છોકરાઓ રમતા હતા ગામના પાદરમાં રમતા રમતા છોકરા છેક તળાવે પહોંચી ગયા ત્યાં શું રમવું એ કાંઈ ન સૂજ્યું એટલે એક અટકચાળા છોકરાએ તળાવમાં કાંકરા નાખવા માંડ્યા ટોળામાં હોઈએ એટલે ટોળું કરે એ કરવાનું મન થઈ આવે હે ને એ વખતે જે કરીએ છીએ એ સારું છે કે ખરાબ એ દેખાતું નથી ટોળામાં હોઈએ ત્યારે બાકીના છોકરાઓ માટે એવું જ થયું એમાંના મોટા ભાગના સારા સ્વભાવના હતા હો તમારી જેવા પણ પેલા ચાળા છોકરાના વાદમાં આવી ગયા નવરા હાથ નખો દવાડે એ ન્યાયે આ છોકરા પણ પેલા અટક ચાળા છોકરાની જેમ કિનારેથી કાંકરા લઈને તળાવમાં ફેંકવા માંડ્યા સૌને ભારે ગમત થઈ એટલે તો વધારે ને વધારે ચગ્યા અને વધુ ને વધુ કાંકરા નાખે ગયા એ તો કાંકરા પાણીમાં પડતા એટલે કુંડાળા રચાતા એટલું જ નહીં મજાનો અવાજ પણ થતો એટલે છોકરાને તો એ રમત ગમી ગઈ બોલો પણ આ રમતનું એક બીજું ખરાબ પરિણામ આવ્યું હો ભાઈ એ તળાવમાં કાંઠા પાસે જ પાણીમાં પુષ્કળ દેડકાઓ હતા ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ કરતા હતા ઘણા બધા દેડકા એ દેડકા ઉપર આ કાંકરા પડવા લાગ્યા ટપ ટપ ટાપ કરતા કોઈ કોઈ દેડકાની પીઠ ઉપર આ કાંકરા વાગ્યા થોડાક નાના અને કેટલાક તો કમજોર હતા પાછા દેડકાનો તો કાંકરા પડતા પ્રાણ પણ નીકળી ગયો કેટલાક દેડકાઓનો છોકરાઓને મન હસવું ને દેડકાની હાણ એવો ઘાટ થયો ભાઈ આવી સ્થિતિ વધુ વખત સહન ન થતા એક વૃદ્ધ અને ઘરડો પણ ડાયો દેડકો હતો ને એ છોકરાઓના કાંકરી ચાળા વચ્ચે હિંમત કરીને ડોકું બહાર કાઢીને પાણીની બહાર આવ્યો એને ખાતરી હતી કે આ છોકરાઓમાં ઘણા છોકરા પ્રાણીઓને પ્રેમ કરનારા છે એમને દેડકાઓ વહાલા હશે એટલે હું એમને જઈને કહું એટલે દેડકો આવીને બોલો ભાઈઓ આ તમારે મન રમત છે પણ અમારા તો જીવ જાય છે તમે આવી ઘાતકી રમત બંધ કરો અને અમને ઉગારો ભાઈ સાહેબ છોકરાઓમાં કેટલાક સારા છોકરા હતા હો સુનિલભાઈ તમારી જેવા એમણે જ કહ્યું આપણે આ રમત બંધ કરી અને બીજી રમત રમીએ ચાલો ભાઈઓ ચાલો દોસ્તારો એટલે પછી તો બધા છોકરા શરમાઈને એ સ્થળ છોડી ગયા અને દેડકાના પ્રાણ બચી ગયા હો ભાઈ તો આવી હતી આ છોકરા અને દેડકાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બધા ભટુરિયાઓને સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ આવજો